એટલે તમે એનું ચિંતન કરો તો બહુ છે એ ચેલેન્જ એ ચિંતન એ સિવાય બીજું કોઈ અને ભક્ત એટલે શું કે એક જ પકડ્યા કૃષ્ણને બીજું બીજું અન્ય ના હોય શું બે પાંચ આઠ હોય ને બફાઈ જાય બધો કેસ આખો કેસ જ બફાઈ જાય પેલા બીજો શ્લોક છે ને સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ હા સર્વ ધર્માન પરિત્યજ એમ કે છે ને તે એવું કે છે આ કાળનો ધર્મ કાળનો કાળ સાંભળવાનો ધર્મ છે કાળનો અને માણસ શું કે છે હું સાંભળું છું કે છે શું કે છે આંખને જોવાનો ધર્મ છે માણસ કે હું જોઉં છું ને આ બધી ઇન્દ્રિયોનો ધર્મ છે તે પોતે દબાઈ પડ્યો હું કરું હું જોઉં છું હું હોડું છું હું ચાકું છું મનનો ધર્મ જે વિચારવાનો તે હું વિચારું છું બોલે મનનો ધર્મ વિચારવાનો તે મન જ વિચાર કરી શકે એમ છે તેને કે હું વિચારું છું બુદ્ધિનો ધર્મ નિર્ણય લેવાનો તે નિર્ણય બુદ્ધિ લેશે આ કે મેં નિર્ણય લીધો એટલે આ બધાના ધર્મો ડબાઈ પડ્યા છે ભગવાન શું કહે છે કે પરધર્મ જે છે પારકા ધર્મો છે તેને પોતાના ધર્મ સ્વીકારી નહીં અને તું તારા ધર્મ આવી જાય જ્ઞાતા દત્તા પરમાનુ ધર્મ આ બધા એને એમ છે જો કદી તું જ સાંભળતો હોય તો ચહેરો કેમ સાંભળતો નથી બહેરો સાંભળી શકે મારે તું સાંભળતો નથી કહાનું સાંભળે દૂધ જોતો હોય તો વાંધો કેમ થઈ ગયો બધા ધર્મ આપણા બીજા ધર્મ થોડી વૈષ્ણવ ધર્મ પકડો જો મિનિંગલેસ છે એક જાતનું વારા બને વારા બને આત્માનો ધર્મ બીજા કોઈ બધા ધર્મ કરવાનો ચંદુભાઈ પૂછે છે આત્માનો ધર્મ એટલે શું ચંદુભાઈ આત્માનો ધર્મ સત્તા આ મુખ્ય ગુણ છે જ્ઞાતા સત્તા એ મુખ્ય ગુણ છે તે બે બે ગુણ એ બે ગુણનો ઉપયોગ હોય તો આનંદ આખો દિવસ રહે પરમાનંદી પોતાનો સ્વભાવ નથી આ બે ગુણનો ઉપયોગ હોય તો આનંદ આખો દિવસ હોય ઉપયોગ ના હોય તો આનંદ ના હોય જ્ઞાતા નો ઉપયોગ હોય આ જ્ઞાતા દસ્તાનો શું ઉપયોગ હોય જ્ઞાતા એનું નામ કહેવાય કે જ્ઞેય જોયા કરે દ્રષ્ટા એનું નામ કહેવાય કે દ્રષ્ટને જોયા કરે આ ઉપયોગથી આનંદ ઉત્પન્ન થાય જબરદસ્ત અને તે આનંદ એવું હોય રહ્યું પોતાનો નિરંતર આનંદ હોય મારે ગાળો ભળ એટલે આનંદ ના થયો ધ્યાનમાં ગણ એટલે આનંદ ના સંજોગોથી વિકટ આવે સંજોગોથી એને આવે છે સંજોગો દેહને આવે છે પણ દેહા જ્યાં સુખી ગયેલો હોવાથી દેહ દેહના દુઃખો અડતા નથી દેહા ત્યાં સુખી ગયેલો હોય છે શું છૂટી ગયેલું હોય છે શું છૂટી ગયેલું હોય છે પૂછે છે દેહાચાર છે તે દેહાચાર છે તે દેહમાં આત્મબુદ્ધિ ભૂતવા ભૂતવા દેહમાં આત્મબુદ્ધિ એનું નામ દેહાચાર અને આત્મામાં આત્મબુદ્ધિ એનું નામ શક્તિ સમ્યક દર્શન આત્મામાં આત્મબુદ્ધિ એનું નામ સમ્યક દર્શન અને દેહમાં આત્મબુદ્ધિ એનું નામ દેહાધ્યાસ વ્યાખ્યા કરશો સમ્યક દર્શન ભૌતિક ભૌતિક દર્શનનો અભાવ થઈ જાય ભૌતિક ભૌતિકમાં સુખ નથી ભૌતિકમાં ચીજોમાં સુખ નથી એવો એને ભાન થાય એવી શ્રદ્ધા બેસી જાય કે ભૌતિક ચીજોમાં સુખ નથી સુખ સનાતન આત્મામાં છે એનું નામ જ સમ્યક દર્શન એ પ્રસિદ્ધિ બેઠી એનું નામ સમ્યક દર્શન કહેવાય બીજા અનુભવ થતા આવે જેમ જેમ અનુભવ થાય તેમ સમ્યક જ્ઞાનના અંશ વધતા જાય સમ્યક દર્શનથી જે અનુભવ થાય તેના સમ્યક જ્ઞાનના અંશ વધતા જાય એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ની દશા વધી જાય સમ્યક ચારિત્ર ચાલુ થઈ જાય સમ્યક ચારિત્ર ચાલુ થઈ જાય સમ્યક ચારિત્ર માટે દેખાય નહીં વિકાસ ચારિત્ર કહેવાય રાગદેશ રહિત રાગદેશ રહિત ચારિત્ર હોય એનું નામ સમ્યક ચારિત્ર રાગદેશ એ અમારા જીવનમાં કેવી રીતે આવે ક્યારે આવે રવિવારે આવી જશે અને દાદાની પાસેથી રવિવાર તમારા અનુભવમાં આવશે રવિવારમાં તમારા અનુભવમાં આવશે તમને કહેવા આવશે મારા અનુભવમાં આવ્યો કેવી રીતે આવે રીત રીત કહેવાની પૂછાઈ જરૂર નહીં જ્ઞાની કૃપા કૃપાથી શું ના થાય શું ના થાય દુનિયામાં કોઈ ચીજ એવી નથી જે જ્ઞાની કૃપા કરી કઈ ન હોય સુખ આવે ત્યારે છલકે જવાનું નથી કે દુઃખ આવે ત્યારે શોકમાં પડવાનું નથી જે આપણને દુઃખ કે સુખ આપે છે એ દુઃખ આપે છે તેમાં એનો તો દોષ નથી પણ આપણા કર્મનો છે તો આજથી કર્મની થિયરી બરાબર છે બરાબર જો આપણા દોષથી છે બધું કોઈનો દોષ છે નહીં આ દુનિયામાં જે કંઈ બને છે તે આપણો જ દોષ છે જે ભોગવે એની ભૂલ ભોગવે એની ભૂલ ભૂલ ભોગવે એની ભૂલ તમે તમે બોલો આપણે ભોગવવાનો વખત બધો દોષ જ કાઢવા ભોગવે આપે એટલે આપણી ભૂલ છે બને છે પણ દોષ છે છે દોષ કરી શકે એમ છે નહીં કોઈ માણસ જે દોષ કરે છે ને તે નિમિત્ત માત્ર છે નિમિત્ત છે તમારે કઈ વાત નથી નિમિત્ત કે નિમિત્ત ભાવ વપરે છે નિમિત્ત ભાવ વપરે કોઈ તમને કઈ પણ ન કરી શકે એવું આ સ્વતંત્ર જગત જોયેલું મેં જોયેલું છે આ ઈશ્વર પણ તમારું નામ ના દઈ શકે એટલું બધું સ્વતંત્ર જગત છે ઈશ્વર પણ નામ ના લઈ શકે એવું સ્વતંત્ર જગત છે અમારા દોષે બંધાયેલું છે કોઈનો દોષ છે નહીં આપણા જ દોષે બંધાયેલું આખું જગત ને નિર્દોષ માનશો ત્યારે તમને મોક્ષ થશે આખા જગત ને નિર્દોષ માનશો ત્યારે તમારો મોક્ષ થશે ભાઈ પૂછે છે એ દોષો ની નિવૃત્તિ કઈ રીતે થાય પોતાના દોષો ની નિવૃત્તિ કઈ રીતે થાય તો દરેક વખતે માફી માગીએ ક્ષમા માગીએ દાદા દાદા તમારે માફી માગીએ તસ્ફૂટતા જાય માફી માગ્યા વગર રહ્યા બધા પ્રતિક્રમણ કરવું પડે દોષ એટલે અતિક્રમણ અને અતિક્રમણ નું પ્રતિક્રમણ કરવું પડે કર્મો બધા આવે છે બધા જાત જાતના સુખના દુઃખના કે આ તો બંધ પાછો પડતો બંધ બંધ ના પડે સર્વપૂર્વક નિદ્રા થાય નિદ્રા તો ઉપાય બંધ ના પડે બંધ નહીં પડે બધું કહી આપના દર્શનમાં આવીને આપણું સાંભળીએ એ બધા એ થઈ જાય પણ ઘરે જઈને પાછા હતા તેના થઈ જાય તો નાશ થયો તો પાર આમાં ઘણો ઘણો કચરો ઉડી જાય પણ પેલું કર્મ તો છોડે છે ને કર્મ છોડે નહીં પણ કચરો ઉડી જાય નહીં ખાલી દર્શન માત્ર થી દર્શન માત્ર થી કચરો ઉડી જાય કેટલો શનિવારે જે ધ્યાન આપશે ને એ ઉપાય પછી કાયમ રહેશે અને શનિવારે બધા કર્મનું ભરપીભૂત કરી દઈશું ભસ્મીભૂત કરી દે દાદા કર્મો ને ભસ્મીભૂત કરે છે માત્ર આપના બોલવાથી અમારા કર્મો ભસ્મીભૂત થઈ જશે શંકા નહીં કરવાની શંકા કરવાની જરૂર જ નહીં થઈ જાય છે હકીકત છે હવે બોલતા નથી તે વખતે અત્યારે બોલીએ જેવું બોલતા નથી એટલે જ્ઞાનાગ્નિ મૂકીએ છીએ જ્ઞાનાગ્નિ અજબ જ છે અને ચોવીસે કલાક તમને આંખમાં આંખમાં હાજર રહ્યા ચોવીસે કલાક ચંદુભાઈ જુદા તમે જુદા એમ જ રહ્યા કરશે તમે બધું તમે જુદા ચંદુભાઈ જુદા ચંદુભાઈ એટલે કોણ બાપે નામ પાડ્યા બધા નામ પાડ્યા નામ તો પાયા નથી ધંધુભાઈ તો કોણ મા બાપે નામ પાડીએ બાકી તો બધા આત્મા જ છે ને એ છૂટું પાડી દેશે દેહાભ્યાસ છે એટલે છૂટો પડે આત્મા જુદો પડે દેહાભ્યાસ છે તો હોતી તન્માયાકાર આવા આવા આપણે યાદ રાખીએ <laughs> એ તો રહેવાનું તમે તો રહેવાનું છે યાદ જ રાખવા તમે જશો કે બીજા જન્મે આવશે તો બીજા જન્મે તમને યાદ કરી જોડે જોડે જશો ને દાદાની સાથે જશો બધું તમે પાકું કરેલું હતું જેને કહીએ છીએ કર્યા પછીની જે આંતરક્રિયા છે તે પાતાંજલ યોગ છે એ પાતાંજલ યોગ સિદ્ધ કર્યા પછી જે આંતરક્રિયા છે એ વિશે સમજાવો જે આંતરક્રિયા ચાલુ થાય છે ને પાતાંજલ યોગ સિદ્ધ કર્યા પછી

બંને ક્રિયાધારનું જ્ઞાન બાહ્ય ક્રિયા અને અંતરક્રિયા બંને સાથે ચાલે એનું જ્ઞાની એક જ ક્રિયાચાર થી એનું જગત કોતો આમ પડ્યો હોય કે કોણ આમ પડ્યો હોય એવું એટલે ભગત હંમેશા ઘેરના કાર્ય કરે ભગત ભગત ભગવાનનો ભાવ પ્રેમ ભક્તિ બહુ હોય પણ એક જ ક્રિયા પડ્યો હોય ઘર ભૂલી જાય સંસાર ગુનેગામો પડે તે સંસાર લોકો મુશ્કેલ જાય સંસારમાં કોઈ મુશ્કેલી થાય નહીં એવી રીતે સંસાર મુશ્કેલી થાય યોગ ના યોગના સૂત્રો વાંચે છે પાતાંજલ યોગના સૂત્રો વાંચ્યા છે શિવાનંદના યોગની પરિભાષા પૂરી વાંચી છે શિવાનંદ યોગની પરિભાષા સૂત્રો વાંચ્યા વીસ મેં જેટલા જેટલા જે જે વ્યક્તિઓ જોડે કર્મો બાંધ્યા હશે તો એ કર્મો મારે આ જન્મમાં પૂરા કરવા માટે મારે શું કરવું જોઈએ આ જન્મ જ મારે મેં જે પાપો બાંધ્યા હોય એમાંથી મુક્તિ મેળવવા મારે શું કરવું એ આનંદ ભોગવવા પડે અને પછી બીજ પડેલું હોય ત્યાં આવતો ભોગવવું કે કારણ ભોગવતી વખતે બીજ પડે કર્મ ભોગવો ને અત્યારે એ કર્મ તો ભોગવાઈ જાય આ ભોગમાં ભોગવાઈ જાય પણ તે વખતે અંદર સૂક્ષ્મ પાછું બીજ પડે આવતા ભોગવે માટે જ્યાં સુધી કરતા છે હું કરું છું એમ ભાન છે ત્યાં સુધી બીજ ભર્યા કરે બીજ મને તો એમ લાગે છે કે આ બેન ને આવા વિચારો આવે છે એ જ કર્મ ની નિર્જરા છે ના નિર્જાત નહીં પણ આવા વિચાર આવે છે એવું તારો વિજ્ઞાન લાભ ના એમાં એવું છે કે પેલું જેની કર્મ બંધાવાની થિયરી ગઈ ને હમણાં એ જ્યાં સુધી હું કરતા છું તો કર્મ બંધાય પોતે કરતા નથી અકર્તા પોતાનું પદ સમજાઈ જાય તો પછી કર્મ બંધાય નહીં હવે એને એવું એમને બધાએ જ્ઞાનમાં નામ રખાયું આમે બધા જેટલા જ્ઞાન લખાયું નામ લખાયું એટલા બધાને જ્ઞાન થઈ જશે બધા અધિકારી અવહોદા ગજા બધાને જ્ઞાન થશે અવહોદા ગજા પ્રમાણે પણ પછી જો ખુલ્લાસ મળે તો પૂરું થઈ જાય હવે પાંચ આજ્ઞાવા છે એ પારસ નિરંતર સમાધિ રહે ભયો ભય એક સ્ત્રી તરીકે પણ કેટલા બધા ભય હોય છે તો કે આ બધા ભયથી મુક્ત થવાનો કઈ ઉપાય ભય ભય ભાઈ લાગે સુખ જ કેમ લાગે એ કહે છે કે દાદા કે શનિવારે એનો ઉપાય જે કરવાનો છે ને જ્ઞાની પુરુષ ચાર વેદના ઉપરી ચાર વેદના ઉપરી કહેવાય જે મહાપુરુષ એટલે બધું આપે તો ઘણા ઘણા સાધુ આવે ઈચ્છા થાય છે તેઓને પણ દુર્લભ છે એવી જગ્યાએ જે સંત જાય છે એ પછી પાછા આવવાની ઈચ્છા જ નથી કરતા અને કૌરવ પાંડવોનું યુદ્ધ પણ જે લોકોએ જોયું છે એવા સંતો ત્યાં સિદ્ધાશ્રમમાં આજે પણ હયાત છે આ વિશે આપ કહીએ કામ લાગે ને બધા સંતો છે કઈ ગામ રહે છે સિદ્ધાશ્રમ સિદ્ધાશ્રમ સિદ્ધાશ્રમ એવું એક સ્થળ છે સિદ્ધાશ્રમ એ સિદ્ધાંત છે બાકી મરણ કાચી બીજું કોઈ સિદ્ધાંત રાજકોટીના સંતોમાં એવી ઈચ્છા રાખે છે કે સિદ્ધાર્થમાં હોય છે કે એમને સિદ્ધાશ્રમમાં એક વખત એન્ટ્રી મળે મળે જ નહીં સિદ્ધાશ્રમ સહેલું નથી એવું હેલું હતું બધા તો પહેરી જાય તો કોને મને કોને મને જેને બુદ્ધિ ના હોય અહંકાર ના હોય તેને મને શું કહું અમને કોણ કહેવા દે જયારે બુદ્ધિ ના હોય બુદ્ધિ ના હોય અહંકાર નો તેને પહેરવા દે ત્યાં બીજા બીજા બીજા વાળા પૈસા વિઝા ચાલે આપણે જે જરાક આપણું બોલીએ ત્યારે હવે પીડાય એને તમે પણ કહેવા દે અહીં અહીં ધર્મ ના કહેવાય અહીં ધર્મ ના કહેવાય એટલે સિદ્ધાર્થ જુદી વસ્તુ છે સિદ્ધ થયેલા લોકોને માટે છે બુદ્ધિ ગઈ હોય નહીં હોય અહંકાર ખલાસ નહીં હોય તેના માટે સિદ્ધાર્થ એને દિશા મળે છે દિશા કરી મળે અને બધા બધા લોકો બોલી અને વેપાર કરાવે લોકો એમને વેપાર ચાલે છે ગળા કઈ મળી આવે કેટલા બધા કરા પણ ત્યાંથી જે રિટર્ન બિલ આવે છે ત્યારે સો માણસને અમતા રમતા રમતા રમત રમતમાં કુંડલીની જાગૃત કરી દીધી અને ગયા વર્ષે ગુરુ પૂર્ણિમાએ સો માણસો પછી ગુરુ પૂર્ણિમાએ પણ કરી દીધી કોઈ આવે નહીં પણ એના ગુરુની ત્યાંના ગુરુની આજ્ઞા છે બધા બધા વેપાર બધા બિઝનેસ કહેવાય બિઝનેસ કહેવાય ક્યાં ગયેલો એ શું જે નિર્માણ થયા પછી ચાલે ખરું છે હશે આ બધી લોકોને ભણાવવાની બાકી બધી છે એમ કલ્પે છે આપણે સિદ્ધ ક્ષેત્ર ની વાત કરીએ છીએ પણ હશે તો એ અહંકાર ના હોય બુદ્ધિ ના હોય તો જાણુકાર સિદ્ધાસન ત્યાં અને અહંકારી બુદ્ધિ હોય અને કુંડળીઓ જાગૃત કરનાર તો પણ પૂછે સિદ્ધાશ્રમ કુંડળીઓ જાગૃત કરવાનું ધ્યાન અઢાગ્રહ અઢાગ્રહ આત્મજ્ઞાન નો સરળ રસ્તો મૂકી અને હત્યાગ્રહો પણ કરે એ તો બધું સિદ્ધિ ઉભી થાય અને ઉદર કરે અને આત્મજ્ઞાન નો સરળ રસ્તે કરે આપણને ઠીક લાગે તો વેપાર કરવો આપણને અનુકૂળ આવે તે વેપાર કરવો અહીં વેપાર નથી જતા લોકો ચાલે કેટલા પ્રકારે યોગીઓ હોય તે ધ્યાન કરાવે બીજું કરાવે બીજું કરાવે વેપાર કરાવી રહે હવે પોતપોતાના વેપારમાં છે ગરાકી બધી આવે છે અહીં ગરાકી વાર નહીં અરે ફોરેનમાં હું ગરાકી બોલે એ તો પછી નામે લખ્યું છે સુકુમારી સુખ પણ લખ્યું વિચાર વાળા બેઠા છે ઉર્જો ગામી શુક્લ ધ્યાની હોય ઉર્જો ગામી શુક્લ ધ્યાની શુક્લ અંતસ્કર ન હોય કેવું અંતસ્કર શુક્લ હોય કેવું હૃદય જુદી જાતનું હોય દાદા શુક્લ અંતસ્કરણ એ તો જ્ઞાની ભેટે પછી થાય તે પેલા કઈ થાય પેલા હોય શુક્લ અંતસ્કરણ એટલે નિર્મળ અંતસ્કરણ ના સાચી વાત સાચી વાત ને તરત એટ્રેક્ટ કરે શું કહ્યું તરત જ ગ્રહણ કરે અને ખોટી વાતને તરત છોડી દે પણ એમ કરતા કરતા વાત બે પ્રકારની હોય તેમ સાચી તરત જ ગ્રહણ કરી દે એવું તૈયાર થયેલું અંતસ્કરણ એમ કરતા કરતા નિર્મળ થઈ જાય હા એમ કરતા કરતા અંતરકણ કુકડા રહેતો નથી ચાલે આર્ટ જોઈએ આર્ટ સિવાય ધર્મ હોય નહીં બુદ્ધિથી ધર્મ હોય નહીં આર્ટ સિવાય ધર્મ જ ના હોય બુદ્ધિ ઓછી છે ચાલશે પણ આર્ટ શું છે કથાકાર છે એમ કે છે કે ઘણા ફેલ થઈ ગયેલા છે ના પણ એ તો એવું છે ને એ કથા કેવી છે કે માણસ એ હાર્ટ વાળા માણસ એ કથા કહે છે ને પછી કથાઓ કઈ બધા બહુ બધા હોય બધા કથા કરનાર કોઈ બાપો હોબલવા જતું પણ આ માણસ હાથ વાળો ચોખ્ખો હોવાથી એની વાણીનો અભાજ એવો નીકળે છે એટલે લોકો અભાજ ઉપર જાય છે નથી આપણે રોમની પડેલી કે નથી લક્ષ્મણની પડેલી સમજ પડે ને અવાજ ઉપરથી એ તાનમાન તાનમાન તાનમાન તાનમાન પછી ઉઠી ગયા પછી કશું નહીં એ પણ એ માણસ ધનેવાર ભારતીય માણસ ચોખ્ખો માણસ પેલા ડોંગરે મારને ચોખ્ખા છે બાકી અહીં આ કથા કરનાર તો લાખો માણસ એવા ધોખા લઈ હો કે વેન્યુ ન હતી انا છકો છકો એક રીવેલ થાય કે તમે કોઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં છકો હોય એને વેન્યુ ઘણી થાય એક કે છે કે લોકો કથામાં બેસે છે પણ કથા લોકોમાં બેસતી ના એમ કહે છે કે લોકો કથામાં બેસે છે પણ કથા લોકોમાં બેસતી નથી ના બેહે કથા બેહાડવા માટે નથી હોતી કથામાં જ્ઞાન હોય નહીં કશું કથામાં તો એક જાતની વાતો કહેવાય તો પણ એટલે એનું હાર્ટિંગ જે વાણી તે મીઠાશ ને લોકો લઈને ખેંચે ચાલો બે કલાક તો ચાલુ પડ્યું કાઢ ચૂકે આ બફારામાં છતાં સારું છે લોકો આટલું કઈ તાળું પાડે છે ને તો એ સારું જો ભાઈ એન્કરેજ કરવા જેવું એન્કરેજ કોઈ પણ ચોખ્ખો માણસ હોય તો એન્કરેજ કરવા જેવું પછી ધર્મ સમજણ હોય ના હોય તેને જરૂર નથી પણ ચોખ્ખો છે બહુ કામ કરી કેટલાય માણસોનો હૃદય ભેગા કરી નાખ્યું બાકી કથા તો અહીંયા લાખો માણસ નીકળે ડોંગરે માર નહીં પણ બે ચોખ્ખા માણસો હોવાથી ડોંગરે માર જતા પેલો વધારે ચોખ્ખો માણસ ભૂગોળ એની ક્યાં છે શું છે એ ક્ષેત્ર કેવું છે સિદ્ધ ક્ષેત્ર એની ભૂગોળ સમજાવો ક્ષેત્ર કેવું છે ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર આ લોક લોક બે પ્રકારના એક લોક અને એક અલોક લોક અને બીજું અલોક અલોક લોકમાં બધા દ્રવ્યો છે અલોકમાં એકલું આકાશ નથી લોકમાં બધા દ્રવ્યો છે છ એકલા દ્રવ્યો લોકમાં બધા દ્રવ્યો છે એટલે લોક કહેવાયો સમજાય છે લોકમાં આ છ દ્રવ્યો છે એટલે લોક કહેવાયો એમ કે અને અલોક જે છે અલોકમાં આકાશ એટલું જ છે અલોકમાં આકાશ એટલું જ છે એટલે અલોક કહેવાય અને આપણા તો ક્યારે શું કે છે લોકાલોક કે છે શું કહે છે લોકાલોક લોક પ્લસ આલોક લોક પ્લસ આલોક લોકાલોક એવું શબ્દ તો સાંભળ્યો છે ને વ્યવહારમાં પ્રચલિત લોકાલોક છે એટલે લોક કોને કેવું કે જેમાં બધા ધર્યો છે તો આત્મા એ બધા ધર્યો છે પૂર્ગલ પુત્ર લોક કોને કેવું કે એકલું આકાશ એકલું જ છે હવે લોક અને આલોક બેની વચ્ચે ભૂમિકા છે તે જેને ક્ષેત્ર ક્ષેત્ર કહેવાય લોકમાં ગણાય નહીં આરોગ્ય કહેવાય સિદ્ધ ક્ષેત્ર છે એ ભૂમિકામાં આ બધા જે સિદ્ધ થવાના તે ભૂમિકામાં એ બધા અનંત છે એ ક્ષેત્રમાં ઉદ્ગલ ધડ્યો હોત તો ફરી આત્મા બંધાય આ આ દ્રવ્ય ભેગું થવાથી આ આત્માને વિશેષ ભાવ ઉત્પન્ન થયો વિરુદ્ધ ભાવ નહીં વિભાવ એટલે વિરુદ્ધ ભાવ નહીં પણ વિશેષ ભાવ વિરુદ્ધ ભાવ હોય તો કાયમ નો ગુણ થયો કેવાય વિશેષ ભાવ અહીં છૂટી જાય અમુક કારણો એના વિશેષ ભાવ ઉત્પન્ન થયો તે કારણો નાશ થવાથી વિશેષ ભાવ ઉડી જાય એટલે વિશેષ ભાવ શું થયેલો છે કે બે વસ્તુઓ સાથે રાખવાથી પોતાના ગુણધર્મ છોડતી નથી અને વિશેષ નવો ગુણ ઉત્પન્ન થાય છે તે પોતા પોતાના ગુણધર્મમાં છે છતાં સાથે રહેવાથી બીજો ગુણ ઉત્પન્ન થયો જેમ સૂર્ય સૂર્યના ગુણધર્મમાં છે દરિયો દરિયાના ગુણધર્મમાં છે પણ બે સાથે સામસામી આવે ત્યારે વરાળ ઉત્પન્ન થાય સૂર્ય કરતો નથી ને દરિયો નહીં કરતો આ બે ના ભેગા થવાથી વિશેષ ગુણ ઉત્પન્ન થાય એના શાસ્ત્રકારો વ્યતિરેક ગુણ કહેવાય કયા ગુણોત્પન્ન થયા ક્રોધ માન માયા ગુણો કહેવામાં આવે વ્યતિરેક સમજો ને બંને દ્રવ્યોના પોતપોતાના અન્વય ગુણો તો છે પણ આજે ભેગા થવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયો આ બેને જુદા પાડી નાખે તો બેસી ગુણ આપી જાય બે બંને ભેગા થયા ત્યારે જુદા પાડે એવું ભાન થાય તો છૂટું થઈ જાય બીજું કઈ છે વિજ્ઞાન છે આ જ્ઞાનનું પરિણામ વિજ્ઞાન છે મહાવીરનું વિજ્ઞાન સ્વામી તીર્થંકરનું વિજ્ઞાન છે આ સ્વામી તીર્થંકરનું વિજ્ઞાન છે આ તો સ્વામી વિજ્ઞાન પોલિટિકલ વિજ્ઞાન આ સિદ્ધાંત આંતર વિજ્ઞાન હતું અને આ બાહ્ય વિજ્ઞાન છે તીર્થંકર નું અંતર વિજ્ઞાન હતું અંતર વિજ્ઞાન અંતર વિજ્ઞાન સનાતન સુખ આપે અને બાહ્ય વિજ્ઞાન વધુ થાય એમનો પણ થાય નાશ કરે છે એટલે ભગવાન નું વિજ્ઞાન બહુ સુંદર છે એટલે આ ભગવાન નું વિજ્ઞાન હું બોલી રહ્યો છું આ મારી માલકી કોઈ ચીજ નથી આ બધું ભગવાન નું વિજ્ઞાન છે અને આ માર્ગે ભગવાન નો ભગવાન નો જ અત્યારે શાસન મારીનું જ ચાલે છે અમારું શાસન નહીં અમે તો ના શણગાર કહેવાય શણગાર શાસનના શણગાર કહેવાય ના શણગાર દાદા શાસનના શણગાર છે એમ કે શાસન મહાવીરનું શાસન મહાવીરનું છે ભગવાનનું મહાવીર ભગવાનનું જયંતિભાઈ એમ પૂછે છે દાદા કે શિક્ષક ક્ષેત્રમાં કોઈ દ્રવ્ય નથી આત્મદ્રવ્ય તો ખરું ને આત્મદ્રવ્ય ના એ નહીં એ દ્રવ્ય તરીકે નહીં એ તો સિદ્ધ તરીકે દ્રવ્ય ક્યારે કહેવાય બીજા ની જોડે હોય તો દ્રવ્ય ગણાય તો તો સિદ્ધ થઈ ગયો આકાશ અવકાશ નહીં આકાશ નહીં એ બોલ હશે કેટલી ઊંડી શોધખોળ છે આ એવી જબરદસ્ત શોધખોળ છે જગતે સમજી જ ના છે કે મહાવીર શું છે એક તારો સમજ છે જગત પણ સમજશે કે મહાવીર શું છે દાદા સિદ્ધ ક્ષેત્રમાં આકાશ ન હોય તો આ આત્મિક વિકારી સ્વભાવનું ઉર્જા વિકારી સ્વભાવનું તો બધા વિતરાક છે ને આકાશ એ વિશેષ ભાવને ધારણ કરે વિકારી ભાવ તો શું એ વિશેષ ભાવને ધારણ કરે અને આત્મા વિશેષ ભાવને ધારણ કરે એટલે વ્યક્તિરેક થાય ને પછી વ્યક્તિરેક થાય ને વ્યક્તિરેક ગુણ ઉત્પન્ન થયા બધા તત્વોમાં ક્રિયાકારી તત્વ હોય તો ભૂતલ એટલું જ ક્રિયાકારી બીજા બધા અક્રિય છે આત્મા અક્રિય છે ક્રિયાકારી છે ભૂગલ એકલું જ સક્રિય છે સ્વભાવથી સક્રિય છે સક્રિય એટલે શું દાદા જરા આપ સમજાવશો સક્રિય એટલે શું સક્રિય એટલે આપ જરા સમજાવશો ક્રિયા નિરંતર ક્રિયામાં જ હોય ક્રિયાશીલ જ હોય એટલે ગતિમાં હોય એટલે ગતિમાં હોય ગતિમાં હા ગતિ ગતિ બધા ક્રિયામાં જ હોય સમજાવી વાત એ નમો સિદ્ધાંત કહ્યું છે ને એ એ બધા સિદ્ધો એ સિદ્ધ વિરાજે છે એ એને નમન કરવું સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધોનું અસ્તિત્વ કેવી રીતનું હોય અચલ અચલ રૂપે હોય આત્મા તો અચળ જ છે આત્મા તો એ અચળ જ છે પણ પૂજગલ થશે કોણ છે પુસ્તક સતર એટલે સચરાચર જગત કહેવાય સચરાચર સચર એટલે ક્રિયાકાર અને અચર એટલે અક્રિય સચરાચર જગત કહેવાય જગત સચરાચર ત્યાંથી જોવાનું જાણવાનું ચાલુ હોય ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધોનું જોવા જાણવાનું ચાલુ હોય નિરંતર સ્વભાવમાં છે સભા એટલે શું પોતાના આ લાઈફ શું કરે છે સ્વભાવમાં આ અચેતન છે સિદ્ધો અહીંયા આપણને જોતા હોય જે ત્યાં જે સિદ્ધો હોય એ આપણને જોતા હોય અહીંયા આ તો દેખે દાદા ને જોતા હોય તમને દાદા ને જોતા હોય કે દાદા ને એક માસ એક માણસ ફોન કરતો હોય તેને જુએ જો તો ત્યાં આગળ દ્વેષ ના કરે અને એક માસ એક માણસ દાદ આપતો તે જોઈએ તો રાગ ના કરે રાગ દ્વેષ ના કરે જ્ઞાતા દ્રષ્ટા પણ દાદા એ દીધો એકબીજાને ઓળખતા હોય ના એવું મોટું બગડ હોય નહીં ત્યાં અંદર અંદર બેઠા હોય ને બધા ઓળખણ ઓળખણ તો પોતાના જ્યાં સુધી એની જોડે કર્મનો હિસાબ છે ત્યાં સુધી ઓળખણ કર્મનો હિસાબ હોય ત્યાં જરૂરિયાત પ્રશ્ન પૂછો આપણે આજે ના જરૂરિયાત આ આ તો આપણો ટાઈમ વેસ્ટ થયો એક ઘર જાણી લીધું પછી શું ચાલવાનું શ્રીમદ રાજચંદ્ર એક જણે કહ્યું રોજ શું કરો છો કે રોજ વ્યાખ્યાન સાંભળવા જોઉં છું શું કરે છે વ્યાખ્યાનમાં કે દેહ નું વર્ણન કરે છે નું વર્ણન કરે છે ત્યાં સભાએ કહ્યું કે મહારાજને કહેજો દેવ ગતિ દેવગતિ ગતિ એ બધું સાંભળ્યું અમે કહીએ જાણ્યું હવે કાલે સંકીર્તિ સગવડ કરજો કહીએ આ તો બધું જાણવાનું છે બીજી ખુશી કરવાનું જાણી દેવાની એ પર જાણી લેવાનું તો જગત શું છે એમાં માથા પણ કરવાની હોય એટલે પછી કયું પ્રભાવ દે પછી મહારાજને કહે છે કે કાલે સાહેબ સંસ્કૃતની સગવડ કરજો ભાઈ જેવો પાઠ ભણાવે નહીં રોજ હાંભળ હાંભળ કરે પેલા હાંભળા હાંભળા કરે ચાર પાર આવવાનું મહારાજ ની સગવડ કેવી રીતે કરે એ ના કરતો જગ્યાએ ફરી એને પોતાને સંકિત હોય તો એકવાર ખોરતા માર્યો એ ખોરતો ખોરતો ખોરી કાઢશે આ જયંતિભાઈ બધે ફર્યા પણ ખોરી ગયું છે હા જયંતિભાઈ હા ઉજ્જવલ ના ભાગમાં શું છે શું અરે હોય તો નાખી દેવું નથી ઉજ્જવલ બહાર હોય તો નાખી દેવું નથી આપણે ના હોય તો બાંધગર રાખવી દે પણ એ બધો પૂતલનો ભાર છે છેવટે તો મારા બોજો ઘોડા પર જ મૂકવો પડે નહીં તો માથે ક્યાં હતું એ પણ દાદાજી આ કહો તેમાં મારા ના યોગ બને અને જ્ઞાની પુરુષો સાનિધ્ય પ્રાપ્ત થયું આપ કથો કે અમારા મહાપુનેના યોગ બળે અને જ્ઞાની પુરુષો સાનિધ્ય પ્રાપ્ત થયું કેથી એ રીતે પુનેના યોગ બળે અને જ્ઞાની પુરુષને કંઈ કહેવતે સતી છે કે આ અને એ રીતે પુનેના યોગ બળે અને આપની કૃપાને કંઈ પાત્રતા મેળવી શક્યા છતાં પણ અમારા એવા કેવા કઠોર ઉદય કર્મો છતાં પણ અમારે એવા કેવા ઉદય કર્મ કઠોર ઉદય કર્મો છે કે અમે હજુ સંસારમાં બદલી જાય છે આ વળી અનેક મહાત્માઓ અનુભવ છે કે વ્યવહારમાં જેમ જેમ નિમ્ર નમ્રતા આવતી જાય છે તેમ તેમ દીકરી ભાઈ નો વધારે વધારે શિકાસ પકડતી જાય જેને લઈને સંસારમાં વિષમતા ઉત્પન્ન થાય છે વિષમતા થતી નથી વિષમતા નો આભાર થાય છે તેથી આપે વખતે જ્ઞાન પૂર્ણપણે પરિણામ પામવામાં અંતરાયેલું થઈ પડે છે